હે આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના મોટા ભટુરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જૈતિક વાર્તા સાંભળે છે આવો આવો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ જૈતિક વાર્તાનું નામ છે ખાડો ખોદે તે પડે <laughs> અરે પ્રભુલાલ દોશીની આ વાર્તા છે ઓ ભાઈ લક્ષ્મીપુર નામનું એક ગામ હતું આ ગામની બાજુમાં મોટું જંગલ હતું આ જંગલમાં સિંહ વાઘ વરુ શિયાળ હાથી હરણ સસલા સાબર ઊંટ ગધેડા જેવા કેટલાય પ્રાણીઓ રહેતા હતા જંગલ ઘણું ગીચ અને ઝાડ પાનથી ભરપૂર હતું ઝાડ ઉપર તથા જમીન ઉપર જાત જાતની વનસ્પતિના વેલા પણ હતા જંગલમાં હિંસક પ્રાણીઓ ઉપરાંત સાપ નોળિયો અજગર જેવા જીવો પણ રહેતા હતા હો જંગલની બીજી બાજુએ સુખનગર નામે મોટું શહેર હતું સુખનગર અને લક્ષ્મીપુર વચ્ચે આવ જા કરવા માટે આ જંગલમાં થઈને જવું પડે આ જંગલમાં એક લૂંટારો રહેતો હતો જંગલમાં લૂંટારો રહેતો હતો તેનું નામ લાલિયો હતું લાલિયો લૂંટારો અહીં રહેતો અહીંથી નીકળે તેને પકડતો માર મારતો અને ઢસડતો હો એ બધું લૂંટી લેતો હા લાલિયો લૂંટારો એક દિવસ જંગલમાં આવેલા એક ટેકરા ઉપર ઊભો હતો ટેકરા ઉપર ઊભો રહીને કોઈ માણસ આવે છે કે કેમ તે જોતો હતો એ તો તેણે ચારે તરફ જોયું પણ કોઈ માણસ આવતો દેખાયો નહીં એવામાં એણે બે બે બે એવી બકરાની ચીસ સાંભળી લાલિયાએ ચીસ આવી હતી એ દિશામાં જોયું મેં લાલિયાને ત્યાં શું દેખાયું ખબર છે એક વડના ઝાડ ઉપર એક અજગર જમીન તરફ મોઢું રાખીને લટકતો હતો તેણે પોતાની પૂંછડી વડવાઈ સાથે વીંટાળીને વડવાઈ પકડી હતી આજુબાજુમાં લીલોતરી હતી અજગરના શરીરનો રંગ વડવાઈના રંગ સાથે એવો ભળી જતો હતો કે અજગર નહીં પણ વડવાય જ હોય એવું તમને લાગે હો ભાઈ હા અજગરના મોઢામાં એક બકરું હતું અજગર કેરા મુખમાં બકરું હતું બિચારું રેતર ફણતું મોઢેથી એ બે બે કરતું પણ એ તો ક્યાંથી રે બચતું થોડીક વારમાં તો અજગર તે બકરાને ગોળી ગયો આ દ્રશ્ય લાલિયાએ જોયું આ જોઈને લાલિયાના દુષ્ટ મનમાં એક નવો જ વિચાર આવ્યો તેણે વિચાર્યું કે રસ્તે આવતા જતા માણસોને રસ્તામાં જઈને સિદ્ધને લૂંટવા તેના કરતા તો માણસો જ્યારે વડ નીચે આરામ કરવા આવે ત્યારે અજગરની પેઠે તેમને પકડીને કેમ ન લૂંટવા આપણે બસ પછી તો બીજે દિવસે લાલિયો એક મજબૂત દોરડું લઈ આવ્યો આ દોરડાના એક છેડે તેણે ગાળિયો બનાવ્યો અને અજગર જ્યારે જંગલમાં ગયો ત્યારે લાલિયો તે દોરડું લઈને વડ ઉપર ચડી ગયો થોડીક વાર થઈ ત્યાં તો એક કૂતરું તે વડની નીચે આવ્યું લાલિયાએ તક ઝડપી અને દોરડાનો ગાળ્યો કૂતરાના ગળાનું નિશાન લઈને ફેંકો ગાળ્યો કૂતરાના ગળામાં ભરાઈ ગયો અને લાલિયાએ વડ ઉપર બેઠા બેઠા બેઠા દોરડું પોતાની બાજુએ ઉપર ખેંચ્યું કૂતરાના ગળામાં ગાળ્યો હવે મજબૂત રીતે બંધાઈ ગયો અને કૂતરું તો દુઃખથી પીડાતું વાવ વાવ વાવ એમ ચીચો પાડવા લાગ્યું આ જોઈને લાલિયો તો રાજી રાજી થઈ ગયો પોતાનો અખતરો સફળ થયો એટલે તેને સંતોષ થયો તેણે કૂતરાને છોડી મૂક્યું કૂતરું તો જાય નાઠું જાય નાઠું પછી તો લાલિયો દરરોજ સવારમાં અજગર બહાર જાય ત્યારે દોરડું લઈને વડ ઉપર બેસી જતો થોડાક દિવસ પસાર થાય ત્યાં કોઈને કોઈ મુસાફર બાજુના ગામેથી ચાલીને આવતા અને વડની નીચે વિસામો લેવા બેસતા જ્યારે કોઈ એકલો મુસાફર વડની નીચે આવે ને ત્યારે લાલિયો મોકો જોઈને એના ઉપર દોરડાનો ગાળિયો ફેંકતો રોજ રોજ આવું કામ કરવાથી હવે એને ફાવી ગયું હતું હો તેણે ફેંકેલા દોરડાનો ગાળિયો મુસાફરના ગળામાં ભરાઈ જતો પછી લાલિયો દોરડું ખેંચે તેમ મુસાફર ખેંચાતો ખેંચાતો ખેંચાતો બચવા માટે ચીસો પડતો બચાવો બચાવો બચાવો લાલિયો એકદમ દોરડું ઢીલું મૂકી દઈને તે માણસને જમીન ઉપર પછાડતો અને એની પાસે પૈસા અને ઘરેણા હોય તે લૂંટી લેતો અને મુસાફરને ધમકાવીને બીક બતાવીને હાંકી કાઢતો એક દિવસ એવું બન્યું કે દિવસના ભાગમાં કોઈ એકલ દોકલ મુસાફર તે વડની નીચે આવ્યો આવ્યો જ નહીં લાલ્યો તો ઝાડ ઉપર બેસીને કંટાળી ગયો તે દિન થવાને આવી સાંજ તોય મળ્યો નહીં કોઈ શિકાર વિચારે લાલિયો થઈ નિરાશ જઈ આવું હું ખાવાને કાજ પછી બેસીને જોઈશ રાહ આવી જાય જો કોઈ શિકાર રાતે હું અજમાવીશ દાવ રાતે દાવ અજમાવીશ અત્યારે ખાઈ આવું આવું વિચારીને પેલું દોરડું વડ ઉપર લટકતું રાખીને લાલ્યો તો પોતાને ઘેર ભોજન લેવા માટે ગયો આ તરફ આખો દિવસ બહાર ગયેલા અજગરને તે દિવસે ગમે તે કારણે જંગલમાં પૂરતું ખાવાનું નહીં મળ્યું હોય એટલે એ તો કંટાળીને થાકીને વહેલો વહેલો વડ નીચે આવી ગયો અને લાલિયાએ લટકાવેલા દોરડાની બાજુમાં જ વડની ડાળ સાથે પૂંછડી વીંટાળીને વડવાઈની જેમ લટકી રહ્યો લટકતો લટકતો એ શિકારની રાહ જોવા લાગ્યો થોડીક વાર પછી લાલિયો લૂંટારો જમીને વડની નીચે પાછો આવ્યો લાલિયો તો વડ ઉપર ચડવા જતો હતો ત્યાં એને વિચાર આવ્યો કે લાવને દોરડું બરાબર બંધાયું છે કે કેમ એની નીચેથી ખેંચીને ખાતરી કરી લઉં લાલ્યો લટકતા દોરડાને નીચેથી પકડીને ખેંચવા માટે આગળ વધ્યો હવે વડવાઈ ઉપર દોરડું તથા અજગર બંને લટકતા હતા તેની નજીક ગયો ત્યારે લાલિયાને થયું કે એકના બદલે બે દોરડા કેમ લટકે છે પરંતુ ભાઈ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થાય એથી અજગર લટકે છે એનો લાલિયાને વેમ કે ખ્યાલ પણ આવ્યો નહીં લાલિયાને તો એમ થયું કે અંધારાના કારણે પોતાને બરાબર દેખાયું નહીં હોય તે તો ઝટપટ દોરડું પકડીને વડ ઉપર ચડીને એવું આગળ વધ્યો અને ભાઈ દિનભરનો હતો ભૂખો જે લટકી રહ્યો તો અજગર તે લાલિયા ઉપર લપકી પડ્યો લાલિયાને તો ઝડપી લીધો <laughs> લાલિયાએ તો લાલિયાએ તો ચીસો પાડી બચાવો બચાવો અજગરની પકડમાંથી છૂટવા તેણે ઘણા ધમ પછાડા કર્યા મહેનત કરીને તરફડિયા માર્યા પણ ફાયો નહીં અજગરની પકડ લોખંડના સાણસો જેવી મજબૂત હતી ભાઈ લાલિયો અજગરની પકડમાંથી છૂટી શક્યો નહીં અજગર ધીમે ધીમે ધીમે તેને ગળી ગયો જે વડ ઉપર બેસીને લાલ્યો દોરડાનો ગાળિયો નાખી અને જતા આવતા મુસાફરોને લૂંટતો એ જ વડ ઉપરની જગ્યાએથી દોરડું લેવા જતા લાલ્યો પોતે જ અજગરનો શિકાર બની ગયો ભાઈ ખાડો કોદે તે પડે તે આનું નામ બીજાનું બુરું જે કરવા જાય બુરું એનું પોતાનું થાય ખોદે કોકની માટે ખાડો પડે જ ખાડામાં પોતે <laughs> કોકની માટે ખાડો ખોઈ દો એટલે પડ્યો કોકનું ખરાબ વિચાર્યું એટલે એની સાથે પણ એવું થયું ભાઈ તો ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો